એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ વાહ આજે તો મૌલિક વાર્તા સાંભળે છે અને એની બેન સુહાસ પણ વાર્તા સાંભળવા આવી છે ભાઈ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે બહેન અને એના ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતું ગામ એ ગામમાં એક ઘર એ ઘરમાં સાત ભાઈઓ રે સાતેય પરણેલા હતા સાતેયના લગ્ન થઈ ગયા હતા એટલે ને સાતેયને વહુવારુઓ હતી વહુઓ હતી પણ સાતમી વહુ હતી ને એ બધાની અણ માનેતી હો એને તો પોતાના પિયરમાં કોઈ ન મળે માં નહીં ને બાપે નહીં ભાઈએ નહીં ને બેન પણ નહીં એ સાતમી વહુ તો બિચારી ન પીરી હતી પિયર નહોતું એને મા બાપનું ઘર નહોતું અને સાસરામાં પાછી બધાની અણમાનીતીઓ એ કોઈને ગમે નહીં બિચારી ભારે દુખી પણ જાય ક્યાં પિયર હોય તો બાપના ઘરે જઈને ફરિયાદ કરે પોતાની માને બધી માંડીને વાત કરે કે મારે તો સાસરીમાં ભારે દુઃખ પડે છે હું બહુ ભૂખી ને દુઃખી રહું છું કોઈ મને પૂરતું ખાવાનું એ નથી આપતું પણ બિચારી જાય ક્યાં હે એ તો મા બાપનું ઘર નહોતું એટલે મા બાપના ઘર વિનાની નપીરી હતી પોતાની સાસરીમાં પતિના ઘરે બધાયના ખાધા પછી જે એઠું જૂઠું વધે ને એ ખાઈને ઘર આખાનું વેતરું કરે ઘર આખા એનું ઢોરની જેમ કામ કરે બિચારીઓ આવી હતી અણમાનેથી આમ ને આમ થોડાક દિવસો ગયા અને એ તો પછી નાના બાળકને જન્મ આપવાની હતી પાછી એ તો માં બનવાની હતી ભાઈ એટલે એને તો ખીર ખાવાનું મન થયું હો પણ ખવરાવે કોણ કોણ ખવરાવે એક દિવસ ઘરમાં સાચે ખીર પૂરી કરી હતી હો ભાઈ પણ એ કરમ ફૂટલીને ભાગે તો વાસણમાં એઠી જૂટી તપેલીના તળીએ બળેલા દૂધના લોચા વીધા પણ આ કરમ ફૂટલી સાતમી વહુને થયું કે ભલે એ તો હે એમ વિચારીને એ તો વધેલી ખીર લઈને નદીને કાંઠે બેડું લઈને પાણી ભરવા ગઈ પોતાના હાથમાં બાકી વધેલી ખીરનો વાટકો છે એ કોઈ જોઈ ન જાય એટલે તેણે તો ખીરના એ વાસણને ઝાડના એક થડમાં છુપાવી દીધું છાનામાના અને પાણીનું બેડું લઈને પાછી ઘરે મૂકવા આવી હો એણે તો ભાઈ એવું વિચાર્યું હતું કે ઘરે ખીર ખાવ તો કોઈ ખાવા નહીં દે એટલે પાણીનું બેડું મૂકીને પાછી આવીશ અને ઝાડના થડે છુપાઈને આ મીઠી મીઠી ખીર ખાઈશ ભલે ને થોડીક તો થોડીક એઠી જૂઠી તો એઠી જૂઠી પણ ખીર ખાવાનું બહુ મન થયું હો એમ વિચારીને એ તો બિચારી પાણી ભરેલું બેડું ઘરે મૂકવા આવી પણ પછી શું થયું ખબર છે તમને બધાને અરે ભાઈ ઝાડના થડ પાસે એક રાફડો હતો એ રાફડામાં એક નાગણી રહેતી હતી સાપ નાગણી રહેતી હતી અને એ નાગણી પણ બચ્ચાને જન્મ આપવાની હતી ઓ ભાઈ એટલે એને પણ પેલા ઝાડના થડમાં છુપાવેલા ખીરની સુગંધ આવી અને એને તો મન થયું ખાવાનું એટલે એ તો પેલી સાતમી વહુએ છુપાવેલી બધી ખીર ખાઈ ગઈ અને રાફડામાં પાછી જતી રહી થોડીક વાર થઈ ત્યાં પેલી સ્ત્રી પેલી અણમાનેતી સાતમી વહુ પાછી આવી અને જોયું તો ખીર ન મળે ભાઈ એ તો ભારે નિરાશ થયો પણ તો એ તો સ્વભાવની ખૂબ સારી હતી એટલે મનોમન બોલી હશે બાઈ મારા જેવી કોઈક દુખિયારી હશે એણે ખાધી હશે ને એનું એ પેટ ઠરજો ભગવાન એની એ ભૂખ મટાડજો લો બોલો પેલી નાગણી રાફડામાં બેઠી બેઠી આ બાઈની અણમાનેતી વહુની બધી વાતો સાંભળે ઓ ભાઈ એ તો એવી ઝેરીલી હતી કે કોઈ કડવું બોલે ખરાબ બોલે તો એને ડંખ મારતી પણ આ સ્ત્રી તો બહુ સારું બોલી એટલે નાગણીને અણમાનેથી વહુ બહુ ડાઈ અને સંસ્કારી લાગી પાછી પણ થયું કે બિચારી દુખી બહુ છે એટલે એ તો એને અણમાનેથી વહુને રાફડાની અંદર લઈ ગયો પોતાની સાથે છેક ઊંડે ઊંડે પાતાળમાં લઈ ગઈ ભાઈ ત્યાં તો નાગનું આખું કુટુંબ ભેગું મળ્યું હતું બધાય હતા નાગ હતો નાગણી હતી ને એના બચ્ચા હતા નાગનું આખું કુટુંબ હતું પરિવાર રહેતો હતો ભાઈ બધા નાગ નાગણીએ પેલી અણમાનેતી વહુને કહ્યું કે બેટા તું મુંજાઈશ નહીં આજથી તું નપીરી નથી તારું પિયર તારા મા બાપ આજથી અમે છીએ એમ માનજે હવે વાત એવી બની કે રાફડામાં છેક પાતાળમાં અંધારું બહુ હતું હો એટલે અણમાનેથી વહુએ હાથમાં સળગતો દીવો પકડેલો હતો રસ્તો દેખાય એટલે બરાબર એ જ વખતે પેલી નાગણી વિયાણી એણે બચ્ચાને જન્મ આપ્યો એને બચ્ચા આવ્યા ત્યારે નાગણી તો પોતાના જ બચ્ચાને ગળચવા માંડી ખાવા માંડી આ જોઈને પેલી અણમાનેતી વહુ ને બહુ દુઃખ થયું હો કે હરર માળી આ મા ઉઠીને પોતાના બાળકોને કેમ ખાતી હશે એટલે એ તો ગભરાઈ ગઈ અને પોતાના હાથમાં સળગતો દીવો હતો ને એ તો નીચે પડી ગયો ઠાણ કરતો બરાબર એ જ વખતે અંધારું થયું એટલે નાગણીના મોઢામાંથી બે નાગ બચ્ચા નીચે પડી ગયા અને બચી ગયા પણ એ બચ્ચાઓની પૂંછડી કરડાઈ ગયેલી એટલે એ તો બાંડા બન્યા પૂંછડી વિનાના એ બાંડા થઈ ગયેલા એટલે નાગના બચ્ચાઓએ તો વિચાર્યું કે આ અણમાનેતી વહુને લીધે જ આપણી પૂંછડી કપાઈ ગઈ છે એટલે એ તો થોડાક દિવસો રહીને પેલી અણમાનેતી વહુને એની બેનને ડસવા માટે એને ઘેર ગયા પણ બેન તો ફળિયામાં બરાબર એ જ વખતે કંઈક વસ્તુ લઈને જતી હતી અને બેનને પગમાં ઠેસ આવી એટલે એ તો ભાઈઓને યાદ કરીને ખમ્મા મારા વીરને ખમ્મા મારા ભાઈને એમ બોલી બેન આમ બોલી એટલે પેલા નાગના બચ્ચાઓને તો થયું કે આ બેન તો આપણું ભલું ઈચ્છે છે ભાઈ આપણું સારું ઈચ્છે છે એ કાંઈ આપણને મારવા નથી માગતી આવું વિચારીને એ બંને નાગના બચ્ચાઓએ તો માણસના જેવું જ રૂપ લીધું ભાઈ પછી તો અને પેલી અણમાનેતી વહુને ઘણી બધી સાડીઓ ને કપડાં ને પૈસા ને સારું સારું ખાવા પીવાનું ને એવું બધું આપ્યું ભાઈ આપે ને બેનને એને પહેરામણી કહેવાય હો તો એવી બધી ભેટ આપી નાગના બચ્ચાઓએ હો અને એના ભાઈ થયા આ પેરામણીમાં કપડાં આપ્યા અને પછી તો અણમાને તી વહુ નપીરી નહીં પણ ભાઈઓ અને મા બાપ વાળી થઈ ગઈ ભાઈ અને પછી તો એ ખુશ ખુશ થઈ ગઈ અને બધાની માનીતી બની ગઈ હો જો ભાઈ આવી હતી આ નાગના બચ્ચાઓની વાત અને પેલી અણમાનેતી વહુની વાત ભાઈ બેન થઈ ગયા બંને તો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો